Thank you. કે તમે મારા ઉપદેશ આપ કરો શું કરો સત્ય તમને સત્ય છે અને અહમ બ્રહ્માસ્મી કહે છે એ શું છે કેવી રીતે જગત વિદ્યાને અહમ બ્રહ્માસ્મી છે એ એમનો ભાવ ભગવાન ની મરજી વિના તો કશું થતું જ નથી ને ભગવાન કૃપા કરવા આપતા પણ દુષ્કાળ ભગવાન આવું દાદા અડધું જગ્યા પરિણામ આવ્યું ભગવાન વગેરે ભગવાન ને પૂજે એની મજૂરી પણ થતી નથી ને એટલું બધું આપડે બધું થતું હોય તો પછી ખોટું કામ પણ વ્યવસ્થિત નથી થતું હોવું જોઈએ એમનું કેવું છે કે જો કામ કોઈ બી કામ વ્યવસ્થિત શક્તિની સ્પીડ થતું હોય